અહો ગૌતમ સ્વામીનું પ્રતિક્રમણ ભગવાનના વખતમાં શું આવા પ્રતિક્રમણ હોતા હશે શી ભગવાનના વખતની વાત ભગવાનના શ્રાવક આનંદ શ્રાવકને અવધિ જ્ઞાન ઉપજેલું ગૌતમ સ્વામી ત્યાં પહોંચ્યા ત્યારે આનંદ શ્રાવકે તેમને કહ્યું કે મને અવધિ જ્ઞાન ઉપજ્યું છે ત્યારે ગૌતમ સ્વામીને તે સાચું ના લાગ્યું તેમણે આનંદ શ્રાવકને કહ્યું કે આ ખોટું વિધાન છે માટે તમે તેનું પ્રતિક્રમણ કરો આનંદ શ્રાવકે કહ્યું સાચાનું કરું કે ખોટાનું ગૌતમ સ્વામીએ કહ્યું પ્રતિક્રમણ ખોટાનું જ કરવાનું હોય સાચાનું નહીં એટલે આનંદ શ્રાવકે કહ્યું જો સાચાનું પ્રતિક્રમણ ના હોય તો હું પ્રતિક્રમણ કરવાને અધિકારી નથી ગૌતમ સ્વામી ત્યારે ચાલ્યા ગયા ભગવાન મહાવીર સ્વામીને જઈને પૂછવા લાગ્યા હે ભગવાન આનંદ શ્રાવક પ્રતિક્રમણના અધિકારી કે નહીં ભગવાને કહ્યું ગૌતમ આનંદ સાચો છે તેને અવધિ જ્ઞાન ઉપજ્યું છે માટે તમે જાઓ અને આનંદ શ્રાવકનું પ્રતિક્રમણ કરી આવો તે ગૌતમ સ્વામી દોડતા આનંદ શ્રાવક પાસે પહોંચી ગયા ને પ્રતિક્રમણ કર્યું વ્યવહાર ના શોભે એવો હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે દાદા અમે જૈન તેથી સામાયિક પ્રતિકરણ જાણીએ ખરા પણ તે કરી શકતા નથી તે શાથી એમ હશે આ દુનિયામાં પાળી શકાય કરી શકાય એ બધું જ્ઞાન કહેવાય અને પાળી ના શકાય કરી ના શકાય એ અજ્ઞાન છે આ સામાયિક અમે સમજીએ છીએ છતાં કરાતું નથી એમ જે તમે કહો છો તેને ભગવાન શું કહે કે આ તો અમારી મશ્કરી થઈ આ પોઈઝનની બાટલી અને બીજી બાટલી બાજુબાજુમાં હોય પણ આમાં પોઈઝન છે એમ જાણ્યું ના હોય સમજ્યો ના હોય તો પોઈઝનની બાટલી લઈ લે આ તો જાણીએ છીએ છતાં થતું નથી એ તો ખોટા બહાના છે અજ્ઞાનને જ જ્ઞાન કહેવામાં આવે છે જો જાણે તો પછી કોઈ કૂવામાં પડે નહીં આ તો જાણીને ના કરે એ જ્ઞાન જ અજ્ઞાન છે જાણ્યાનું ફળ એટલે વિરતિ આ કોઈ બાબો પૂછે કે ઝેર શું છે તો તેને કહીએ કે એનાથી માણસ મરી જાય તો પછી બાબો ફરી પૂછે કે મરી જવું એટલે શું એટલે આપણે તેને સમજાવીએ કે આ બાજુમાં કાકા મરી ગયેલા ને તે ઝેરથી એવું થાય તો બાબાને સમજાય એ જાણે કે આ ઝેર છે એ ના લેવાય તે પછી ઝેર પ્રત્યે તેને વિરતી રહે જાણ્યાનું ફળ જ વિરતી હોય વિરતી એટલે અટકી જવું